એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા નીલાક્ષભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર બેંગ્લોરમાં બેઠા બેઠા નીલાંબરી બેન વાર્તા સાંભળે છે આવો આવો નીલાક્ષભાઈ નીલાંબરી બેન ધ્યાનથી સાંભળજો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ગીજુભાઈ બધેકાની વાર્તા છે અને વાર્તાનું નામ છે હજામ અને બાંડો વાઘ <laughs> એક હતો હજામ હજામ હોય ને આપણા વાળ કાપે હા એક હતો હજામ હજામ હતો અક્કલ લકડીઓ હો ભાઈ હા એકવાર હજામ તો પરગામ ચાલ્યો બીજે ગામ જતો હતો અને સાથે હજામભાઈની થેલી તો હોય જ ને એમાં એના સાધનો હોય કાતર હોય અસ્ત્રો હોય અને હરીસો પણ હોય રસ્તામાં એક મોટું એવું જંગલ આવ્યું હો ભાઈ હજામભાઈ તો રસ્તામાં ચાલ્યા જાય છે ત્યાં સામેથી એક બાંડો બાઘ આવ્યો હજામભાઈ તો મૂંઝાયા કે અરે આ તો મુઆ વાઘભાઈ કઈ મૂકવાના છે હમણાં ખાઈ જશે આપણને હજામ તો ડરી ગયો ભાઈ એટલામાં હજામને એક વિચાર આવ્યો વાઘ નજીક આવ્યો એટલે અજામભાઈ રાડ પાડીને કહ્યું આવી જા આવી જા કૂતરા હવે તારા શા ભાર છે કે તું મારા હાથમાંથી છટકી જાય આવી જા તું તારે આ એકને તો અંદર પૂર્યો છે અને હવે તારો વારો છે આવી જા તું તારે વાઘ તો પોતાને કૂતરો કયો એટલે એવો તો ખીજાયો કે બસ વાત તો પૂછો વાઘ તો છલાંગ મારીને હજાર હજામ ઉપર ધસો અને ત્યાં તો હજામભાઈએ પોતાની થેલીમાંથી અરીસો કાઢીને વાઘના મોઢા આગળ ધરી દીધો વાઘે તો સામે પોતાનું મોઢું દેખ્યું એણે તો ક્યારે અરીસો જોયો હોય ભાઈ એટલે વાઘને થયું કે નક્કી આ હજામ કહે છે એ વાત સાચી એકને તો પકડેલો દેખાય છે ને હવે મને પકડવાનો એ તો એટલે વાઘ તો એવો બીનો એવો બીનો એવો ડરી ગયો કે ત્યાંથી ભાગી ગયો હો ભાઈ પછી હજામે તો આ હરીશો કોથળીમાં મૂકીને ભાઈ આગળ ચાલ્યા પછી રાત પડી એક મોટા વડ ઉપર હજામે રાતવાસો કર્યો વડના ઝાડ ઉપર ચડીને ત્યાં તો વડ નીચે ઘણા બધા વાઘ એકઠા થવા માંડ્યા એક પછી બે પછી ત્રણ પછી ચાર એમ કેટલાય વાઘ એકઠા થઈ ગયા હો નીલાક્ષભાઈ વાઘની આજે ત્યાં ઉજાણી હતી બધા વાઘ ભેગા થઈ ને શિકાર કરવાના હતા એટલે બધા વાઘમાં પેલો બાંડો વાઘ પણ આવ્યો હતો ઉજાણી ચાલતી હતી ત્યાં ખાતા ખાતા બાંડો વાઘ બોલો અરે ભાઈ આજે તો ભારે થઈ છે આજે તો ભારે થઈ છે બધા વાઘ કે શું થયું શું થયું એવું તે વળી બાંડો વાઘ કે અરે એક હજામ મને રસ્તામાં મળ્યો હતો હું એને મારવા ગયો ત્યાં તો કે કૂતરા એકને પૂરો છે ને હવે તારો વારો આવી જા હું તો હું તો એને મારવા દોડો મારવા દોડો તો એને કોથળીમાંથી પોતાની થેલીમાંથી એક વાઘ કાઢીને મને બતાવ્યો હું તો એવો ડરી ગયો કે ઊભી પૂછડીએ ભાગ્યો છું ભાઈ એક વાઘ કે હવે જવા દે જવા દે ટાઢા પહોરના ગપ્પા હાંકમાં એમ કાંઈ હજામથી તે કાંઈ વાઘ પકડાતો હશે કોઈ દિવસ અરે મેં આ મારી આંખે ભાળો હતો ને એણે વાઘ પકડ્યો છે બીજો કે હે એ તો તું ફોસી છે બિક્કણ ફોસી એટલે ડરીને ભાગ્યો હું તો એને ત્યાં ને ત્યાં જ પૂરો કરત વાઘોની વાતો સાંભળીને ભાઈ તો નરમ ઘેંસ જેવા થઈ ગયા હો નીલાંબરી બેન એવા તો ધ્રુજે એવા તો ધ્રુજે કે વડની ડાળ હલી એટલે એ તો નીચે પડ્યો ત્યાં તો અજામે હોશિયારી વાપરીને કહ્યું એલા પકડજે પકડજે એ બાંડા વાઘને જોજે ભૂલો તો એ બાંડો બહુ ડાયો થાય છે તે બાંડો વાઘ કે જો હું નહોતો કહેતો કે કોક વાઘ પકડવા નીકળું છે આ જંગલમાં ત્યાં તો વાંદરો પેલા બાંડા વાઘ ઉપર જ ભોગ જોગે પડ્યો ફફાંગ કરતો હો ઝાડવું હલ્યું એટલે વાંદરો પડ્યો વાઘ ઉપર અને બાંડો વાઘ તો છલાંગ મારતો ને ભાગ્યો અને એની વાંસે બીજા વાઘ પણ ભાગ્યા ભાઈ એની પાછળ પાછળ બધાય વાઘ ક્યાંય ને ક્યાંય ભાગી ગયા હો ઊભી પૂછડીએ નાઠા હતો અને ભાઈ હજામભાઈ સવારે નિરાતે વડ ઉપરથી ઉતરીને પોતાના ઘર ભેગા થઈ ગયા તો ભાઈ આવી હતી આ હજામ અને બાંડો વાઘની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો Amen.